સ્ત્રીઓ પાંચસો પુરુષો સિલેક્ટ કર્યા અને એ લોકોને ઊંઘમાં વિચારોનો ગ્રાફ દોર્યો વિચારોનો ગ્રાફ દોર્યો એમાં એ લોકોને એવું એવું જડ્યું કે એસી થી નેવું ટકા પુરુષો એવા વિચારો કરતા હોય પોતે બધી રીતે સુખી હોય અને સ્ત્રી તરફથી બધું સુખ હોય બધું જ હોય છતાંય પણ એના એનામાં એવા વિચારો વધારે જોયા કે પેલી સ્ત્રી સારી છે પલાણી આવી છે પેલી આનાથી વધારે સારી છે એટલે બીજીઓના વિચારોમાં વધારે જોયા અને સ્ત્રીઓનું વિચારોનું જોયું તો કે સ્ત્રીઓ કે એની બેન પડે કે ત્યાં વધારે સારું છે કે પેલા પેલું વધારે સારું એને એને એવા સિત્તેર સાહીઠ થી સિત્તેર ટકા સ્ત્રીઓના આવા વિચારો છે તો કે આ શું છે આનું આવું કારણ શું છે પોતાનો ડાયમંડ છે ને એની કિંમત નથી પોતે જવી તે ડાયમંડ દોષ નથી પોતે જવી થયો નથી એટલે ડાયમંડ ની કિંમત એને સમજવી પડતી નથી لکھ پڑے آدر چھوکر وغیرہ مار بار کروں અને ચોર થઈ હોય એને ભીડાય નહીં એને સાથી ચોરી કરે છે એ કોર્સ શું છે કોરી કાઢવું છે કોર્સ હોય કે એને ચોરી કરવામાં સુખ પડે છે એવું એને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે હતા એ બધું થતો જ નથી એટલે આપણે શું કરવું પડે કે આ ચોરી કરવાથી કોઈ તને પકડે તો શું થાય કે જેલમાં લાગે છે બધા મારે શું કહ્યું? બધા મળે એટલે આપણે એને કહીએ કે ચોરી કરવામાં આવું દુઃખ છે માટે ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લેશું ફરી નહીં કરું અને થઈ ગઈ તેની માફી માગું એ બાળકીને જલપાર કરી ગયા ને જ્ઞાન ઠીક થાય એટલે આવતો ભાવ તો ચોરી રાત થાય આ તો ઇફેક્ટ છે પૂરી બધી જાય અને ઇફેક્ટ છે એટલી પાછું બીજું નવું નવું આપણે સ્વીકારીએ ને ત્યારે નવું ઊભું થાય ને નવું ઊભું નવું નવું એટલે આ ભાવમાં ઓછું થઈ જાય પેલી ઇફેક્ટ એવી હોય મોડી હોય તેને અહંકાર કરી મજબૂત કરે કે મોડી ને મોડી બધું કરતો બદલી જાય હા મારો રસ્તો તમે અંતરે એટલું ડરીશ નહીં બા ચોરી કરી ડરીશ નહીં તું આપણે તમે હંગલ પાડવા વાતચીત કરીએ એવી રીતે આ તો માર જે લખપતતામાંથી અમે થઈ ગયા છીએ અમે નફટ જેવા થઈ ગયા છીએ અહીંથી બહાર જઈએ એટલે પાછું મશીન ચાલ્યા કરે છે ના તો મને કામ જો આપતો બધો ગયો કેવા રહ્યા છીએ આપતો જે કોઈ માથે પડે શું જૂના જમાનામાં સદાય ધણીને વહુને ફાવતું ક્યાંથી જે ધણી હોશિયાર નતા યાર, સમજદાર નતા સ્ત્રીઓ પણ હતી પણ પતિ એ પરમેશ્વર સ્વીકારી દે આપણને આવી મળે એક બાપે જો પૂછ્યું કે આ તમારે આપતો તો બધા નાની મને કેમ છે કે મોટી મને કેમ નથી હું તો મોટી ઉંમરના ચોર ચાલવા આજની જનરેશન હેલ્ધી માઇન્ડ નું છે આ જનરેશન હેલ્ધી orang bikin તમારે માથે પડી ને માથે પડી ને હવે તો માથે પડીને મસ્ત બાર માથે પડી દાદા માથે પડી રહેલું માથે પડી રહેલું ભૂખ લાગે તો ખાવું પડે મમતા નહીં મમતા એટલે પેલું ઘરે બાપ દીકરા બધા મમતા નહીં એટલે જેવું ઘર કરવો એવો થાય એટલે તું આપણે લખ્યું જગદંબી સુખો છે હાયર જે માઇન્ડ છે કહ્યું પછી પ્રભુજીને કહ્યું પરીક્ષા કરો વીસ હજાર છે એના અહીંયા આગળ સિત્તેર છે અમેરિકામાં એવો સરસ શું કહ્યું માસી સાહેબ બરોડા ધોરણ સાહેબ બરોડા ધોરણ મારે જોવા છે પરીક્ષા કરી પછી પરીક્ષા કરી જીવન માપી દેવાનું છે પ્રશ્ન પૂછ્યા નહીં કે તમારા આપતપુત્ર નું આટલા અંદર નચના કરો કે છે. શું? સાષ્ટાંગ. અને અત્યારે એ કે છે સવારના પર્વ ઉઠીને બધા નમસ્કાર કરીને પછી આપતો પુત્ર નાચ નમસ્કાર કરીને પછી બધું કામ કરે એવા આપતો પુત્ર સમજે જ ન. મોઢા પર જુઓ તમને એમ લાગે કે આ આ વળી કોણ હોય, આ બધું એ છે. પણ જયારે વાત કરે ને એનું વર્તન દેખોતા થાય. દરેક ગામમાં જાય ત્યારે આપડા બસ બી આવી નવી વીસ વીસ પંદર વીસ છોકરા જાય તો દરેક ગામમાં રોજ બે ચાર ગામમાં જવાના તે ગામમાં જાય ત્યારે પેલા સાથે બેસી જાય જ્યાં બધા જેવું હોય ત્યાં કોઈ જમીન પર બેસી જાય હે જલ્દી બધે બેસી જાય એટલે ગામના લોકો ભાઈ ભાઈ શું છે ભાઈ ના નીકળે હાય કપડા સરસ હમણાં એકદમ સફેદ લાગે નીચે ના બે હાય તે લોકો મઠી મઠી લાવે છે તે જોવા ચિતરાઈ ગયા શું થાય પછી પદો ગાય રમઝટ લોક ગુરુ પૂજાય શું થાય લોકોને અસર શું થાય હૃદય પરિવર્તન થાય શું થાય હૃદય પરિવર્તન આમ પેલો ખુરશી ખોલતો હોય ઊંચે કોણ બેહન ખોલતો હોય તો લોકો કચરા બધું અત્યારે ખુરશી લઈને ખુરશી ખોળાવે બીજા ના કે એવું બીજો એવું કે હોય તો કીડી કે કીડી એટલે Dile. તમને સેવા કરે છે મારી સેવા કરે જ ના થાય આ કરે તારે. કરે તારે. એ લોકો કે તે ચૌદ વર્ષથી આ સંકલન કરે છે બધા પુસ્તકોનું સંકલન કરે છે એટલે તો કેવું લેખક રહેવા છે વર્તનનું એવું. બિચારા ભૂખ લાગે તો મમતા નહીં એટલે પેલું ઘરે બાપ જેટલા બધા નહીં એને પડેલી ના પડેલી પડેલી ના હોય જુદા જુદા બાપા કે લેતા નથી મારે જલ્દીભાઈ મમતાની એટલે જેવું ઘર ઘડવો એવો થાય લખ્યું માઇન્ડ છે કહ્યું કદી પરીક્ષા કરો પેલા વીસ હજાર તો એના અહીંયા શિષ્યો છે અમેરિકામાં કેવો સરસ વાતો છે શું કહે માણસ ની બરોડા એક માણસ નો થઈ બરોડા બરોડા સાહેબ પરીક્ષા કરવી પડશે પરીક્ષા કરવી મારે આપતો પુત્ર આપતો પુત્ર છોકરા છે બિલ શું કરવાના જીવન માફી જોવાનું પ્રશ્ન પૂછ્યા નહીં તમારા આપતો પુત્ર નું સાષ્ટાંગ દંડ ના કરો છે અને અત્યારે કે છે સવારના પર્વ ઉઠી રહે બધા નમસ્કાર કરીને પછી આપતો બધો નાચ નમસ્કાર કરીને પછી બધું કામ કરે જો આપતો બધો સમજે જ ને. મોઢા પર જુઓ તો બે જ લાગે છે આ આ બધી કોણ એ બધું તો જયારે વાત કરે ને એનું વર્તન દેખોતા ને દરેક ગામમાં જાય ત્યારે જ્યાં બધા જેવું હોય ત્યાં પણ જમીન પર બેસી જાય જમીન પર એટલે ગામના લોકો ભાઈ છે ભાઈ ના નીકળે કપડા સરસ હમણાં એકદમ સફેદ લાગે નીચે ના દેખાય તે લોકો લાવે છે કરી દેવાનું થાય પછી પડો ગાય રમઝટ લોક ભેગું થઈ જાય શું થાય લોકોને અસર શું થાય હૃદય પરિવર્તન થાય શું થાય પરિવર્તન અને પેલો ખુરશી ખોલતા છે ઊંચે ખોળ બે હણ ખોલતા હોય તો અલગ કંટાળ જોયા અત્યારે ખુરશી લઈને ખુરશી ખોળા અહંકાર વાસળ જ નહીં મેગ્નેસ જ નહીં મેગ્નેસ કોઈ ગયા ગામ વાળા અહીં તો ખાન થોડું કીધું આવ્યા છો ઠંડુ જતા રહીએ છીએ વાત હું જતા રહીશ બીજા ના કે એવું સાંભળી બીજા હોય કે કે હા દેખજો કેતા હોય તો નીકળે નહીં હું જતા રહીશ હું જતા બીજા Yeah. પછી ખરો જ ના થતો હોય બીજી બીજી મગજનો Thank you. બુદ્ધિ અને પ્રેક્ટિકલ લાગે બુદ્ધિ એક્સેપ્ટ કરે બીજું બધું કામનું કરતા જો આંખે દેખાય નહીં અને બુદ્ધિ જો સમજાય નહીં તો આ બધું અંતર કરતા શું કહ્યું માનીએ ત્યારે